આપણે જાણવા એ પૂછે દોષ ઉત્પન્ન પર જાણે તો જીવતો ના થાય હા જાણે તો ના એમાં ઉપયોગ નથી કઈ પહોંચે છે ને તો ના બરાબર છે એ પૂર્વગ્રહનો હિસાબ આપે કહ્યું ને કે દોષ અત્યારે ઉભો થયો દેખાવો ઉભો થયો એ પૂર્વભવનો હિસાબ છે તો એ પૂર્વભવનો હિસાબ કેવા પ્રકારે બંધેલો મેં પડેલો હોય પ્રકારના પ્રમાણે શું અત્યારે આ વાંધો છે ટીકણો સંબંધ હા અને તો ઉભો થાય ઉભો થાય જ પ્રકાર આપણે જોવો આપણે જોવો એ પુરુષાર્થ છે એને જાણીએ આપણે તો જીવતો ના થાય આ તો જાણતા નથી જીવતો થઈ જાય કારણ કે આ દોષ ખરેખર છે જ એવું મારે શું થાય એ દોષ થતો હોય એ દોષ થતો હોય પોતાને ખંડન તો થાય કે આ પોતાની ભૂલ થઈ રહી છે આ ખોટું છે એવું થયા કરતું હોય છતાંય પેલો દોષ તો થાય તો એને શું સમજવું દોષ થાય તો વાંધો પણ ખોટું એને એ જાણે ને તો જીવતું ના થાય ભલે જીવતું ના થાય તો તો ના ભાઈ શું કરું તો તો તો જ ગયા કે જીવા જીવતું જ કર્યા કરે તાતો હોય એનો અર્થ જીવતું છે પણ એ તાતો છે એવું પણ પોતાને ખબર પડે આ ખોટું છે તો તાતો રહેતો હોય તો એ પોતાને ખબર પડે કે આ તાતો રહે છે આ તાતો રહે છે ખોટું છે છતાંય તાતો રહે તો એને શું સમજવું એ તો માનવું તાતો છતાં ના રહે શું તાતો એટલે જીવતું થયું ના રહે શું આગળ વધે નહીં તો તો પડે ને તમે જાણો એટલે ખેવ તો પડે ને તમે જાણતો હોય ને ઘણા મહાત્માઓ કહેતા હોય છે કે અમને ખબર પડે છે કે તાતો છે કરીને તમે પૂછો છો તાતો રહે છે કે નથી રહેતો ત્યારે પેલો કે છે રહે છે અથવા તો કે નથી રહેતો તો એને ખબર તો પડી કેવાય ને તાતો રહે છે કે નથી રહેતો ખબર પડે તાતો રહે તો ફરે તાતો રહે ને તો ખબર પડી ના કહેવાય શું કહ્યું વસ્તુ શું બની એ પોતાનો હમાન દોષ દેખાયો તે આપણને દેખાય અને તે જો એમ જ છે એમ કહીએ તો તાતો થાય તો એટલે દોષ દેખાવો ત્યારે પકડવો જોઈએ કે આ દોષ દેખાય છે એ હિસાબ છે પૂર્વનો અને માનેલું હોય ટકા ખોટું હોય છે સો ટકા સો ટકા ખોટું હોય હવે તે અણસમજણ બહાર લાગુ થાય બીજું શું પોતાના સ્વરૂપની જે રિયલ જ્ઞાન આપણા જ્ઞાનને સરળ રાખવા માટે એક ચર્ચા ચાલતી હતી તો હું શું કહેતો હતો કે એક બાજુ સ્વરૂપ છે એક બાજુ સ્વરૂપ છે અને બીજું બાજુ આખું જગત છે જગત છે તો આખા જગતના વિકલ્પોને જો પકડવા જઈએ ન પકડાય તો મેં કીધું આપણે બે દશા જોવી જોઈએ હું અકર્તા છું કે કરતા છું હું અકર્તા છું કે કરતા છું કરતા છું પાછો આવી છું મારા સ્વરૂપની અંદર અને કરતા કરતા ના છે મારું સ્વરૂપ ના હા એ કહે મારું મારું સ્વરૂપ છે નથી તો પાછો આવી જો મારા સ્વરૂપ મારું સ્વરૂપ ન કહેતા ને છૂટો થઈ એકલું જ મારું સ્વરૂપ ન એનું તારું સ્વરૂપ આપેલું હતું હા એને ગણતરીમાં લઈને જે બોલે છે કે મારું સ્વરૂપ માં આવી મૂળ સ્વરૂપમાં આવી જાય એટલે મૂળ સ્વરૂપમાં આવી જાય અજ્ઞાત વસ્તુ છે સ્વરૂપમાં ન હોવું એટલે આખો સંસાર પડ્યો છે એમાં આ આ સ્વરૂપમાં નથી ને આ સ્વરૂપમાં નથી કરીએ તો પત્તો ખાઈ કેટલી ઉપાધિ પડે કેટલી ઉપાધિ વીકફૂલ દાદાજી જ નીકળે ભોગવ્યાની ભૂલ વિચાર નીકળે એ તો આખું એ ની પછવાડેનું સૂત્ર છે એ તો પારકાની જો ભૂલ કરી તો ભોગવી તો ગયું અને બીજું બીજું હિસાબ બીજો હિસાબ પાડ્યો સંસાર ચાલુ રાખવા માટે આ જ્ઞાન છે કે આને મને ભોગવડાયું એનો સંસાર ચાલુ અને આ ભોગવે એની ભૂલ એનો સંસાર બંધ બધી તૈયાર રહેવું જોઈએ અપ ડાઉન અને પ્લેટોગ્રામ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ પણ દાદાજી અમારા જેવાને એક ફાયદો હતો કે ડાઉનની સ્થિતિમાં હતા પછી કોઈની સમજણ નથી ઉપર ગયા છે કોઈની સમજણ નથી આપણો કારણ આપણું કઈ છે જ નહીં તો પછી ક્યાં આપણે હા કોઈ જરૂરિયાત વધારવાની નહીં આપણું કશું નહીં આપણે કઈ ખટખટ નહીં આ તારી સ્થિતિમાં પસાર થવું એ બધી બાબતમાં સારી બધી કેટલી શાંતિ રહેશે લોભ પ્રત્યે ઓછી હોય લોભ પ્રત્યે ન હોય તો લોભ ની વૃત્તિ ન હોય કસાય ન હોય તો કેટલી શાંતિ રહે કેટલો સુખી માન હા એ કુદરત નો ગુણ લઈને આવ્યા છે દાદા મોટા ભાઈ શું કરે સંસારમાં ડાઉન થાય કોઈ દાદાજી કોઈ કોઈનું કઈ કરી શકતું નથી આપણે છોકરી પછી આવી પડે ખરું તૈયાર રહેવું છે આપણે આ ટાઈમ લડાઈ આવવાની છે તૈયાર સાચી અને આપણું વિજ્ઞાન બધાને પાર લઈ જાય સંસારમાં કઈ કઈ કશું બોલ્યો એને લાગ બહુ લાગ્યો હું ખોટો નથી એ ખોટો છે આપણે છૂટી ગયા પણ બંધાણા ખરીદી રીતે બંધાણા પણ અત્યારે વધારે મુશ્કેલ પડે હા શીખવાનું ખરું ને એટલે હિસાબ વધવાનો નહીં એટલે આપણે અત્યારે તપ અધિક તપ જેમ કહો છો આપણે તો આપણી પોતાની ભૂલ સમજી ભોગવવાનું છે આમ આવેલો ગમે એ જાય ગમે એમ કહે આપણે લાગી તરફ ચિંતા નથી મેં મારી દીધી એને સારી રીતે આનંદ છોકરાને ખાઈ ઘણા ખાઈને બેસી ખાઈને આપણા જ્ઞાન વાળા તો ખાઈને બેસી કારણ કે એની સાચી વાત નવું બાંધવું નથી પાછું બે ખોટ ખાય ખબર કોને અનુભવ નો નીચો તમને કઈ આનંદ રહે એકાગ્રતા મનમાં સમજી ગયો સમજી ગયો સમજી ગયો આનંદ લે તારું ભવિષ્ય વાક્ય તારું શું બધું વાક્ય તને સસ્તી જાય તો મસ્તી પડી રહ્યું છે જગત અમે જાણીએ છીએ આમ બધું ખુલ્લાવું કઈ કચાય ઓછા થયા ધીમા ધીમે થશે કે તમારે જાણ્યા બોલ કચાયું છે ભોગવેલી ભૂલ કે જે દર થઈ હોય ને માલ બેઠો હોય ને સમાધાન રહે સમાધાન રહે અને એનું એની ઇફેક્ટ અડધી લાગે અડધી થઈ જાય અડધી થઈ જાય આ મારું પોતાનું છે મારું કરેલું છે એટલે મારે છે કઈ નહીં એમ થાય do. હા ખરું તે હાઈ લેવલમાં ના લેવું જોઈએ અરે બેટોમાં ના લેવું જોઈએ ડિપ્રેશનમાં દેવું જોઈએ ડિપ્રેશન આ લોકો શું છે ઓવર આજે શું બિઝનેસ છે ઓવર ટ્રેડિંગ છે બધું ઓવર ટ્રેડિંગ ઘણું કરે ને બધા ઓવર ટ્રેડિંગ કરે પણ એ તો બેંક લોન ના હોવું કારણ કે તે ભાવો થોડે વધારે આપવા પડે પણ તો આપે ને એમને એ એમ પૂછે છે કે આ જન્મનો આજ જીવનનો આખરી હેતુ શું છે હેતુ આ જીવનનો હેતુ શું છે મોક્ષ જવું એ મુક્તિ દરેક જીવને મોક્ષ એટલે શું જીવ માત્ર મોક્ષને સમજતો નથી જીવ માત્ર સુખ ખોળે છે સુખ સુખ ખોળે છે દુઃખ કોઈ જીવને પ્રિય નથી અને સુખ એ સનાતન સુખ ખોળે છે આ સુખ પછી દુઃખ આવે તે ગમતું નથી એ સનાતન સુખ એમ નમદ મોક્ષ શું કહ્યું હા સનાતન સુખ સનાતન સુખ ખોળે છે જે સુખ આવે પછી જાય નહીં એ સુખ આવ્યા પછી જાય નહીં એવું સુખ એનો એ હેતુ છે આ જીવનનો એનો હેતુ બીજું શું પૂછે છે કામ નું બાજુ હા એમનો પ્રશ્ન છે એમનો જ છે બીજો કઈ એ કે છે કે એને એની પ્રાપ્તિ માટે શું કરવું મોક્ષની પ્રાપ્તિ માટે સનાતન સુખ જોઈએ કે મોક્ષ જોઈએ સનાતન સુખ જોઈએ છે કે મોક્ષ જોઈએ છે સનાતન એટલે ઇટરનલ ઇટરનલ હેપીનેસ જોઈએ છે ઇટરનલ હેપીનેસ ઇટરનલ જોઈએ છે સનાતન સુખ હા સનાતન સુખ જોઈએ છે કેટલાક માણસો એમ કે છે કે અમારે મોક્ષ જોઈતો નથી મોક્ષ તમને ખબર જ નહીં કે છે તને સનાતન સુખ ખબર તો કાંઈ એ જોઈએ તમારે અને પછી પૂછે કે મારી એકની એક માસી ને બેન મારે શું સગી થાય કે એકની એક માસી ને બેન એક એક માછી ને બેન મારે એવું પૂછ્યા સનાતન સુખ હોય મોક્ષ જતો મોક્ષ જતો એક જ છે એમને ગુજરાત હિન્દી માં સમજતા Same, whether This has come when we have taken birth, that time only or subsequently it has come. એ કહે છે કે આ જે જીવન છે એ સંપૂર્ણ દુઃખમય છે દુઃખથી ભરેલું છે તો એ દુઃખ એ આપણે જન્મ ત્યાર ત્યારનું છે ત્યારનું આવેલું છે કે પછી જન્મ પછીનું આવેલું છે એવું છે ને આ જે જીવન છે દુઃખમાં આપણે રાજી ખુશી નું એગ્રીમેન્ટ છે દારૂ પીન નથી કરેલું દુઃખ કહેવાય કેમ પોતાને ગમતી બધું જ કરાર કર્યો છે રાજી ખુશીથી બધે કરાર કર્યો છે કરાર પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે બધી ચીજ મને આપી આપણે નેક્સ્ટ સમજાય તો બોલો ના સમજાય આગળ કોલ સમજાય છે કઈ રીતે હું કહું છું this is a sort of an agreement and it comes up to lying depends upon the individual how he takes the life that's એ કે છે આપે સમજાયું તો સમજ્યા છે બરોબર બરોબર સમજ્યા છે એ એગ્રીમેન્ટ છે આપે કયો એગ્રીમેન્ટ હા તો દરેક જીવન એગ્રીમેન્ટ થયા વગર જીવન ઉત્પન્ન થતું નથી ગાયનું ભેંસનું મનુષ્યનું દેવનું એગ્રીમેન્ટ થયા છે એગ્રીમેન્ટ મારે નક્કી કર્યું હોય છે કે મારે બે રૂમ છે એક વાઈફ એક છોકરો અને એક છોકરી નક્કી કરવા મળે છે પછી સંતોષ રહે છે જે પછી આ ભાઈબંધો જોવા જાય છે નવું મકાન બંધાયું છ છ રૂમ દેખાય છે એટલે પેલી ભાઈ કેમ કહે છે કે આ જુઓ આપણે બે રૂમમાં પડી જવાનું સાથે દુઃખ The pain starts from that moment. From the moment you ah. consider that way. Otherwise there was no pain. pain તો થાય ને ઉભો કરેલો ઉભો કરેલો છે અપેક્ષા છે ભિખારી રસ્તા પર પડી ગયો છે ને એ એનો ખરાબ પૂર્વક રાજીવ રાજીવ તમે એક દાડા બંગલા ઉગાડી દીધું તો ચાહી જશે તો કરાર પૂર્વક નો હોય ને ના હોય તો જગત આવું ચાલે જ નહીં ઝૂંપડામાં કોઈ રહે જ નહીં મારી ઠોકીને મકાન લઈ ગયું પણ ઝૂંપડામાં જાય ત્યારે સંતોષ આપણે એક છોકરો એક છોકરી ભાગ્યા હોય કરાર પ્રમાણે અને પછી છોકરો ભરી ગયો ત્યારે તેથી તું બધી એક વાંચના વાત કેમ કેવાય કે બે વાંચવા વાત એક ભરી જાય તો ચાલે કે બે પછી આ દુઃખ કરે બે છોકરા સારું બે લાયા હોય સહી કરી માગર આવી છે આ બધું સહી વાળું છે બધું આ બૂમ પાડતી બધી જ ખોટી છે શું વહેલો ભાઈ જાય તે સહી વાળું છે અને આવો પછી બૂમ પાડે છે એ મારે તો આમ થયું આમ થયું પ્રેશર વધી ગયું પણ થઈ ગયું આમ થઈ ગયું ખોટી મોં પાડે ખરું ને પરિણામ જે આવશે તે બરોબર એટલે આ તો પછી થયેલું છે ભગવાને કઈ આવું પઝલ કર્યું નથી છે કે આપણું જ ક્રિએશન છે આપણું માનસિક અને પ્રોજેક્ટર જ તમે છો you have projected your on તમે વાવ જોઈ વાવ વેલ હોતા હે વેલ है ना वेल हाँ पर ये वेल नहीं थे ना वेल के अंदर जाने का स्टेप होता है ना हमें step deep well in that there are steps and you can go up to uh, water level water level उनको वाव बोला जाता है wow वाव वाव वाव વાવમાં જઈને આપણે બોલીએ કે તું ચોર છે તો શું કે? echo echo હા તો પછી તીગડે આપણે કંટાળો આવે કે વળી આ ચોર પછી મને બનાવે છે તો આપણે સમજી જવું કે ભાઈ આપણે કઈ તું રાજા છે રાજા આ ડિઝાઇન છે જો રાજા થવું હોય તો રાજા તારે સુખ ઘરના બધા શાસ્ત્રો નો સારમાં એટલું જ કે તારે સુખ જોઈએ શું હોય તો જીવ માત્ર સુખ આવે અને દુઃખ જોયું તો જીવ માત્ર દુઃખ આવે અને સુખ દુઃખ ને મિક્સર જોયું તો સુખ દુઃખ મિક્સર આપે તને જે અનુકૂળ આવે તે આપે બધી રીતે સ્વતંત્ર છે પણ જો ભયંકર આપતા પીરાય છે કારણ બિલીફ હોય છે કોકડો જોઈને જો સ્પર્ધા ના હોત ને તો આ દુઃખ જ ના હોત કારણ જેટલો કરાર લાવ્યો ને કરાર ને પણ સ્પર્ધા આપણે તો સોફા સેટ લાવ્યા હતા ત્યારે આપણે મિત્ર સોફા સેટ નતો તેની વાઈફ રોજ મુહાબુમ કરે ઘણી પાસે જે એનો સોફા સેટ સોફા સેટ કરે આપણે તો સોફા સેટ નહીં અને જ્યારે પંદર વર્ષ પછી એનો બંગલો બંધ થયો પેલો સોફા સેટ લાવ્યો તારે આ વાઈફ મુહાબુમ કરજો કેવા નવા સોફા સેટ ને આપણે જો થયા આ નમ સંસાર કકડાટ કકડાટ કકડાટ કકડાટ ઘરનું ખાય છે છતાં દુઃખ દુઃખ કરે છે દુઃખ હતું શું દુનિયામાં દુઃખ કેવી રીતે પોતાના કરાર પ્રમાણ પ્રમાણ પોતાનો કરાર એવું કઈ કરે નહીં ભક્તિ ના શું મિનિંગ છે એમ કે ભક્તિ એના શું મિનિંગ ભક્તિ તો જે શક્તિ જોઈતી હોય ને જે શક્તિ આપણે જરૂર હોય તે શક્તિ વંદના કરે તે શક્તિ ઉત્પન્ન થાય on, whatever the necessity. Bhakti? ના છે હા એ ડેમોટિક રોંગ છે જો આપણે સિન્સિયર છે તે સંત મોહન હતું શું પોસિબલ કેવી રીતે થાય two plus two it is four એમાં ઇમ્પોસિબલ હોય કેવી રીતે આપણે જો સિન્સિયર છે હા દાદા તો એ સંત મોહ નથી ફળ કરી બેઠો હવે સંતો શું માંગ્યું છે તારે તમે કઈ કરતા નથી મેં તારે કરવાનું છે ને કરવાનું એ વિચારો કરવાનું હોય તો તારીમાં આવે શું તારી ભક્તિ જોવા કરે કરવાનું તારે બધું આપણે જૈન સાધુ દાદા એમ જ કે બધા જઈને બધા બધા એવું નબળા છે અમારે એમ કે તમે કાઈ કરતા નથી કાઈ કરતા નથી એમ જ કે શું કરવાનું જ કે પણ આ જઈને માની લેશે બધા માની લેશે શું હું તો ચોખ્ખો જવાબ આપ્યું જો મારે કરવાનું હોત તમારે પણ આવા જ કરવાશે બરોબર હું ચોપડી જોઈ ના કરી લો હા પણ દાદા એમ જવાબ આપો તો કે તમે તમે લાયક નથી તમે લાયક નથી જતા નથી અમે લાયક નથી ને ઘેર જઈશું હવે તમે સારું થયું ત્યારે ચેતી હતી <laughs> અમારે ટાઈમ વગેરે વગર તો અમને શાંતિ પ્રમાણે તો સંત કહેવાય શાંતિ ની અશાંતિ ઉભી થાય અને મુક્તિ આપે જ્ઞાની કહેવાય મુક્તિ આપે મુક્તિ ના માર્ગ પર લઈ જાય તો જ્ઞાની ગુરુ ની વ્યાખ્યા હા પાંગળો માણસ ડુંગર પર ચડી જાય પાંગળો માણસ ડુંગર પર ચડી જાય હા બીજું બીજું કોઈ બોલે છે કે યાદ છે કે ગુરુની વ્યાખ્યા એની બાબતમાં દાદા પૂછું કોઈને યાદ છે પાંગો માણસ ઉપર આંધળો જોઈ શકે લંગડો ચડી શકે એવી બધી જ શક્તિ એને ગુરુ તરફ માં પાંગળો હોય ને આપણે ગુરુ કે દોડ દોડ કરે ત્યાંથી બહેરી પડતા તો સંસારે મળે બધા ભગવાને કહેલા ગુરુ એવા તેરી બેઠા છે જુઓ ને ખ્યાલ એ ગુગળનો દોષ હા એ વાંકા છે કરવાથી આવી જયારે એ સીધા થશે ત્યારે સીધી કરવાથી આવશે આ બધી સીધી કરવાથી એવું છે સુખ ની ઈચ્છા કરી ખરી Eternal happiness. You need eternal happiness. You want eternal happiness. As a human being, definitely I desire myself. હું એક માણસ તરીકે તો મારી ઈચ્છા હોય જ નહીં એમ કે પછી પ્રયત્ન કર્યો હતો તો what have you try for that Especially as such, I have not tried anything. Uh, no, no attempt was made. Especially as such. ખાસ કરીને અત્યાર સુધી મેં કહ્યું એવો કઈ પ્રયત્ન કર્યો નથી આના માટે આવે છે સામે એવું હું લઉં છું જેવા સંજોગો આવે છે તે પ્રમાણે વર્તન કરું છું તમે ક્યાં તમે શું વર્તન કરો છો હું એક ટૂલ છું ને એનો એક નિમિત્ત છું ને એ સંજોગ નો નિમિત્ત છું ને હું એમ કે આઈ ડોન્ટ સે આઈ એટલે હું પોતે કરું છું એમ નહીં હું નિમિત્ત છું એમ કે કોઈ અસીમને જીતાડ્યો તે તમે નિમિત્ત અને હરાયો તે નિમિત્ત when your client loses the faith. You are limit. You are only at two. લોખંડી પેઢી શેઠ તો બને રૂની પેઢી નો શેઠ લોખંડ પેઢી નો શેઠ ફેર પડે શું ફેર પડે મને તો કઈ ફેર ન લાગે શેઠ એટલે શેઠ લોખંડ માં લોખંડ નો ધંધો કરતો એ શેઠ ના રૂ નો ધંધો કરતો એ શેઠ બંને શેઠ કોને કહેવાય પૂછે એમ છે ભાઈ પૂછે છે કોને કહેવાય આજુબાજુ વાળાના છે એટલે શેઠ કહેવાય શ્રેષ્ઠ માંથી અપરોધ થયું છે શ્રેષ્ઠ પુરુષ ને શેઠ તો પછી લોખંડ નો હોય કે રૂ નો હોય પછી લોખંડ નો હોય કે રૂ નો હોય પૈસા પૈસા નો પૈસા થી સેટ બોલાય છે ને એમ કે પછી લોખંડ નો ધંધો કરતો હોય કે રૂ નો ધંધો કરતો હોય એ તો અત્યારે ક્યાં સેટ કે છે એટલું જ એક પેલા છે મિલના તેથી રાત કાઢી એક ચગેજી પાસે તેથી રાત તેથી ક્યાં ગયા છે તારે માત્ર કરી નાખવા જેવો છે તારે <laughs> ના બોલી નોકરી કરું છું તારે નોકરી કરું છું ને <laughs> ના પૈસા એટલે અવરું બોલાય પૈસા લઉં છું તો પછી નહીં તો પૈસા સુધી લૂંટલો થઈ ગયા એટલે હું તો હું જુદું કેવા માંગુ છું કે લોખંડ વાળો છે રૂ વાળો છે ને તે રૂ વાળા છે તે મગજમાં રૂ ની ગડબડ્યા જ કરતું હોય રૂ ની વેપાર પછી માણસ ખ્યાલ આવી જાય હા રૂડો તો ઉડ્યા જ કરે ઉડ્યા જ કરે અને પેલું સ્થિર રહ્યા કરે આ જેટલા એ બધા સ્થિર એવો સંજોગ બાજી જતો હશે એવો સંજોગ આવી જતો હશે કે લોખંડ ના વેપારી થઈ જાય કારણ કે એનું મગજ સ્થિર હોય મગજ એવું હોય ને એ ભેગું થઈ જાય તો મગજ સ્થિર હોય ને બધા મુસલમાન લોખંડ નો વેપાર માં હોય ઘણા ખરા રૂમો કોક હોય હા રૂમો બહુ ઓછા હોય તો મુસલમાન લોકો બધા સ્થિર મગજ ના કહેવાય બહુ સ્થિર મગજ કારણ કે નવસાર ખાધો તે બધાનું મગજ સ્થિર હોય છે હા હા અચ્છા અચ્છા એટલે સ્થિર સારું કે ખોટું ખરાબ સ્થિર સારું કહેવાય કે ખરાબ કહેવાય એમ તમે કહો છો એની વ્યાખ્યા શું સ્થિર ની જયારે તારા સ્થિર થયા છૂટતો નથી જયારે ડેવલપ થવું હોય તો અસ્થિર થવું પડશે ડેવલપ થવું તો અસ્થિર થવું પડે પણ રહેતા અસ્થિર મગજ અસ્થિર થયા પછી સ્થિર થાય એ છેલ્લું અસ્થિર થયા પછી સ્થિર અસ્થિર થયા પછી એમાંથી ટેસ્ટ કરી અને ટેસ્ટિંગ એક્ઝામિનેશન પાસ કરી સ્થિર થાય એ રાખે અસ્થિર થવા માટે દોડાદોડી કરવી કે છે થવા માટે દોડાદોડી કરવી અને ગાંડા કાઢવા એવું ના એવો થયો એવું નહીં એ ગાડા કાઢવા એવું નહીં દોડાદોડ થી કઈ અસ્થિર થવાતું નથી એટલે અસ્થિર એટલે કેમ કેમ કરવું અસ્થિર એટલે શું કરવું મગજમાં આખો દાડો રૂડે મન ઉડ્યા કરે એવું તો મારે લોખંડમાં બી ઉડતું જ હોય છે મને એ કે અમારે ઉડતું જ હોય છે એવું બધું એવું છે ઉડે એ જાડું ઉડે એટલો ખરો નહીં તો મુસલમાન થી ધંધો થાય જ નહીં હા નહીં તો મુસલમાન થી ધંધો થાય મુસલમાન ધંધો ના થાય જાડું ઉડે બધું જાડું ઉડે લોખંડમાં આદમીમાં પડીને હું લોખંડમાં ભાઈ કહે છે લોખંડમાં આદમી નો ભાઈ નહીં ને રૂમાં અગ્નિ નો ભાઈ લોખંડમાં રૂ નો અગ્નિ નો ભાઈ નહીં ને રૂમાં અગ્નિ નો ભય આવે રૂ તો બધી રીતે ભાઈ વાર પરિવાર લોખંડમાં તો શું પડી હા કઈ બહાર પડી જાય વજન વધતું જાય <laughs> આ તો ગમત બીજું કઈ હા દાદા ગમત ધર્મ ની વાત ના ખાલી ગમત એ ચટણી જોઈએ ને થોડી હા થોડી જોઈએ ઘણી ઘણી બેહવે ચટણી ની શોખીન થઈ ગયો છે બેનો વિશેષ હોય છે ચટણી એ લોકો ના સ્વાદ વધારે હોય ને આઈ ડોન્ટ સે આઈ એટલે હું પોતે કરું છું એમ નહીં હું નિમિત્ત છું એમ કે મજા આવે જરા જરા સારું કરો સત્સંગ થઈને when you are feeling you are flying કે અસ્થિર થવું જરૂરી ખરું તો બને રૂની પહેરેલો મને તો કઈ ફેર ના લાગે લોખંડમાં લોકોનો ધંધો કરતો એ છે નો ધંધો કરતો એ છે એટલે છે શાંત હોય તો પડી રહે પણ આગળ આવવું હોય કંઈક કરવું હોય તો અસ્થિર થવું જોઈએ એ કહે છે કે આગળ આવવું હોય કે કંઈક કરવું હોય તો અસ્થિર થવું જોઈએ નહીં તો સ્થિર હોય તો પડ્યો રહ્યો એમને એ કંઈ કરે નહીં એવો અર્થ આપો છો એમ કે અસ્થિર એવું નહીં અસ્થિર દેખી દેખીતી વસ્તુ નથી અસ્થિર તો મગજ મતા રાખે દેખે છે દોડધામ કરે પડી ગયો છે પડી ગયો હશે મગજ પાર કરું ઉડતું હોય સુઈ ગયો હોય તો રૂ પાર ઉડે બરોબર અને લોખંડના વેપારી તો ફરતા હોય રખડતા હોય તો ઉડે નહીં હા રખડતા હોય તો ઉડે તમારે સ્પેસિફિક મારો નહીં પ્રમાણે કરાર પ્રમાણે આવવું આવે ને કરાર થઈ ગયું એગ્રીમેન્ટ પ્રમાણે આવે ને આપે કહ્યું એમ એગ્રીમેન્ટ પ્રમાણે આવે ને હા એગ્રીમેન્ટ બદલી શકીએ કે એગ્રીમેન્ટ બદલી શકીએ ને એગ્રીમેન્ટ બદલી શકીએ ને કે છે એગ્રીમેન્ટ નું કશું બદલાય નહીં પણ આપણે એગ્રીમેન્ટ થી મુક્ત રહી શકીએ મુક્ત રહી શકીએ મુક્ત રહી ત્રીસમી આવો ત્રીસમી આ એટલે આ વીસ માં સિદ્ધિવાતમાં I without my God. I with my Jivatma. I without my God. I without my God. I without my God. I with my Jivatma. Without my God. My God. I with my Jivatma. જીવાતભાઈ જીવાતભાઈ નથી અને આ એ તો મળતો જ નથી માયનું વર્ગણ હોય ત્યારે એનું મને એમ લાગે હું મરી જઈશ ડાક્ટર મને બચાવો આ ડાક્ટરની બેન મરી ગઈ એનું આની મને બચાવનાર હોય તો બેન મરી ચીજ થાય બધું રિમિત છે ખોટું નથી આપણે ડાક્ટર વેર બતાવ નહીં નિમિત્ત નિમિત્ત નિરાકરણ નહીં કરવાનું જરૂર પડે ડાક્ટર પાસે પણ એને લાચારી નહીં કરવાની એ મને બતાવો લાચારી થતી પણ પેલું માય નું જોર બહુ હોય ને લાચારી એવું કરે આ સીધી તિરાજી ન હોય rule of three is this. Piracy નથી rule of two. સિદ્ધિ પીરાસી કેવો મોક માર્ગ સરળ સમજવાનો મળ્યો છે બાકી સત્યમાં તો આવડે આવડે કેલ્ક્યુલેટ કરો Thank you. સિમ્પલ જ્ઞાન તો સિમ્પલ મોટા મોટા ઉપદેશ આપણું મગજ એવું થઈ જાય હારો ઉપનિષદ સતયુગમાં કે છે માય નું એટલું વળગણ નતું માય વધારે હતું વધારે હતું છતાં તો માણસ કેવી છે અત્યારે આ હવે ક્યાં છૂટે એવી ભાષા સિદ્ધાર્થ આઠ મારી જોડે રહે હમ બોલે ને એ છૂટા છે એટલે મારી ઓછું થઈ ગયું પેલા હતા સચિવમાં તો જેને ખબર ના હોય દરેક કરવાનું ગરીબ હોય તો એને આજે ઘી લાવવાનું છે ફળ લાવવાનું છે ચિંતા જ ના એમને આવી ગયો અને આ લોકો આ લોકો તો ફાંડની કંટ્રોલ પડ્યો આવ્યો દોડે દોડ દોડ દોડ રાત ગયો ફોન ફોનમાં જ પડ્યા હું પુરુષારી ગયા બેઠા બધા આવ્યા એટલે ડેવલપ નતા જડ હતા સતીમાં જડ હતા કયુગમાં ડેવલપ થયા ભગવાન મારીને ગૌતમ સ્વામી પૂછતા હતા ગૌતમ સ્વામી તેમની જાતને મોટા તે સર્વજ્ઞ કેવડાવતા હતા જેવા પણ માણસે મારીને કહેતે કે આ પાક પાંચ પાંચ ધાતુ ના જીવ છે કે છે જીવ છે નાનો છોકરા કે ઘાસ છે કારણ ડેવલપ થઈ ગયો ને ગોદા ખાઈ ગઈ જો કંટ્રોલ ના ગોદા બીજા ગોદા બીજા ગોદા પોલીસ ગોદા સ્ત્રીના ગોદા કાકા નેવું વર્ષના હોય તો છોકરો સિત્તેર નો પહેલો છોકરો હોય બધા છોકરા પણ કોઈ કાકાનું ઉઠાવે નહીં પગે લાગે જો ઉઠવાનું થાય ને ઉઠવાનું થાય વિચાર શક્તિ બંધ થઈ ગઈ બરાબર બરોબર છે પણ એવું ડેવલપમેન્ટ જરૂરી ખરું એ સમવાનું ને હા પણ ડેવલપ તો કાચું રહે એટલે ઉથમવું જરૂરી છે એટલે ઉથમવું જરૂરી છે આ વિટામિન છે વિટામિન થયો જો સંજોગ બાજા તો બે બે જતા બનજો આ કાળમાં બિલકુલ જોગમથી મળી જાય અને આ કાળમાં મોક્ષ માર્ગે ફરી સંજોગ બાજુ જોઈએ કારણ ડેવલપ થયેલો છે છોકરો ઉથામતો હોય છોકરો ઉથામતો હોય તો એનું સારું લગાડવું ખરાબ લગાડવું છોકરો ઉથામતો હોય છોકરો ઉઠામતો હોય તો સારું લગાડવું કે ખરાબ લગાડવું શું ઉત્થામતો હોય ઓપોઝ કરતો હોય ઓપોઝ કરે વિરોધ પડ્યો હા ના રહે જીયા બનાવો હોય તો એની હોય ઓપોઝ કરો જીયા થયું હોય બનાવવો હોય તો ઓપોઝ થવું જીયા બનાવો હોય તો ઓપોઝ કરો મૌન રહેવું ઉત્તમ છે મૌન પોતાની સેફ સાઈડ સાથે અમારી સેફ સાઈડ સાથે અને અપોઝ કરી બંને સાઈડ નુકસાન થાય